અહિંસકને હિંસા તો ન ભાવે તારીખ ઓગણત્રીસ આઠની સવારના અખબારોમાં સ્વામીશ્રી દ્વારા થયેલી નર્મદાના નીરની વધામણીના સમાચાર અગ્રસ્થાને ચમકી રહેલા તેને ગુજરાતની પ્રજા હજી તો વાંચે ન વાંચે ત્યાં જ આજના પ્રભાતે સ્વામીશ્રીએ અમદાવાદની VS hospital civil hospital Gujarat cancer hospital સહિત વિવિધ નામાંકિત હોસ્પિટલોમાં લાખો રૂપિયાની કિંમતના અતિ આધુનિક સાધનોની ભેટ ધરી દીધી જે તે સંસ્થા કે સંકુલોના પ્રતિનિધિઓએ જ્યારે સ્વામીશ્રી પાસેથી આ ઉપહાર ભારોભાર કૃતજ્ઞતા સાથે સ્વીકાર્યા ત્યારે સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે સ્વામીશ્રીએ ભરેલા આ પગલાંને પ્રજાએ પ્રચંડ જય જયકારથી વધાવી લીધું આ ઉપરાંત સંસ્થા સંચાલિત સાત હોસ્પિટલો અને નવ ચલ ચિકિત્સાલયો દ્વારા આ વર્ષના પ્રારંભ સુધીમાં સત્તર લાખ છત્રીસ હજાર આઠસો ત્રેસઠ દર્દીઓની સારવાર થયેલી તેની સાથે સમયાંતરે યોજાતા રહેલા રક્તદાન યજ્ઞોના નેજા હેઠળ છવ્વીસ લાખ ત્રેસઠ હજાર સીસીનું વિશ્વ વિક્રમી રક્તદાન પણ એકત્રિત થયેલું આ વિગતોએ જનતાના જૈનાદની અધિકારી બની રહી આ જયઘોષના પડઘા હજી ડૂબ્યા નહોતા ત્યાં જ સભાગૃહમાંથી ઉતારે પધારેલા સ્વામીશ્રીએ આજે ભોજન ગ્રહણ કરતા પૂર્વે એક ગ્રામીણ અગ્રણીને ફોન જોડી જણાવ્યું કે દશેરાને દિવસે બકરું હોમવાની વાત જાણવા મળી છે તે તમારા સમાજે કર્યું છે તો તમારે એમને સમજાવવું જોઈએ ને તમે અત્યાર સુધી સમજાવતા આવ્યા છો તો સમજાવો ને કે આ થવું જ ન જોઈએ સમાજને સમજાવો કે અત્યાર સુધી આ પાપ થયું નથી ને હવે કરવું નથી સમાજના મોટેરા બધા ભેગા મળીને ઠરાવ કરો જીવની હિંસા તો થાય જ નહીં મહાપાપ છે ઊભી કરેલી હોય તો બંધ કરવાની વાત છે આશીર્વાદ છે તમને બળ મળે ને તમારા દ્વારા સારું કાર્ય થાય એક ગામમાં ધર્મના નામે ઘૂસી ગયેલો હિંસાનો અનાચાર આ ભલામણ દ્વારા અટકાવીને સ્વામીશ્રી ભોજન લેવા બિરાજ્યા તેઓ દ્વારા સનાતન સંસ્કૃતિનું એકે એક અંગ પુષ્ટિ પામતું રહેતું આ દુઃખ અપરંપાર પ્રિયજન હિત શ્રી પુરે પધાર્યા દર્શન દઈ દિલ હર્ષ તો વધાર્યાની અનુભૂતિથી અમદાવાદને એક મહિના સુધી તરબોળ કરી સ્વામીશ્રી તારીખ ત્રીસ આઠની બપોરે અટલાદરા પધાર્યા આ અરસામાં તેઓ ચાતુર્માસ નિમિત્તે યોગીજી મહારાજના જીવનચરિત્રનું શ્રવણ કરી રહેલા તેઓના ભ્રમણ અને ભોજન દરમિયાન વંચાતા આ ગ્રંથમાં આજની સાંજે યોગીજી મહારાજની અંતર્ધાન લીલાનો પાઠ થયો તે સાંભળતા જ સ્વામીશ્રીનું હૈયું ભરાઈ આવ્યું આંખોમાં અશ્રુબિંદુ બાજી ગયા તેઓ ભ્રમણ પણ પૂરું ન કરી શક્યા અને પાંચ મિનિટ વહેલા ઓરડામાં પ્રવેશી ગયા અહીં પણ તેઓએ પલંગ પર બેસતા જ આંખો લૂછવા સેવક પાસે ટિશ્યુ પેપર માંગ્યું દારૂણ દુઃખો અને અસહ્ય અપમાનોને ક્ષણાર્ધમાં ભૂલી જતા સ્વામીશ્રી ગુરુજનોની ચીર વિદાયને કદી ભૂલી શક્યા નહોતા તેથી જ સંકટ બીજા સાંખીએ પણ આ દુઃખ અપરંપારની જેમ જ્યારે જ્યારે તેઓના કાને શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજના ધામગમનની વાત સંભળાતી ત્યારે ત્યારે તેઓ ઘેરી ગમગીનીમાં સરી પડતા આ રસ્તો એકંદરે નુકસાનનો છે જ સ્વામીશ્રીની અવિરત પ્રાર્થનાના પ્રતાપે હવે વરસવા માંડેલો વરસાદ તારીખ ત્રણ નવની સાંજે તો જબરું જોર બતાવી રહેલો તે જોઈ રીજેલા સ્વામીશ્રી પણ આજની રાત્રે કટકો ધારણ કરી નાની અગાસીમાં જઈ પહોંચ્યા અત્રે તેઓ બારીના છજ્જા પરથી પડતી પાણીની ધાર નીચે ઊભા રહી બંને હાથ મસ્તકે ખભે મુખે ઉદર પર અને છાતીએ ફેરવતા સ્નાન કરવા લાગ્યા તે સાથે જ મહારાજ નાવ સ્વામી નાવ શાસ્ત્રીજી મહારાજ જોગી મહારાજ નાવના ઉદ્ગારો અને સર્વત્ર સારા વરસાદની પ્રાર્થના પણ તેઓના મુખેથી સરતા રહ્યા આ રીતે થોડીવાર સુધી તો વરસાદની ધારાઓ ઝીલી તેઓ ઓરડામાં પ્રવેશતા બોલ્યા વાહ બહુ સરસ સ્નાન થઈ ગયું તેઓના આ શબ્દોમાં વરસાદ પડવાથી પ્રજાને પહોંચેલી રાહતનો આનંદ ડોકાઈ રહ્યો આ વરસાદી વાતાવરણમાં જ સ્વામીશ્રીએ તારીખ ચાર નવની સવારે ઝરડકા અને દેવગઢ બારિયાના મંદિરોની મૂર્તિઓમાં પ્રાણ પૂર્યા આ અવસરને અનુસરતા તેઓએ તારીખ છ નવની સાયમ સભામાં કિશોર દિન નિમિત્તે કિશોરોને બળ પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું મહાન પુરુષો કહે છે કે કુસંગ કરવાથી માણસ બધી રીતે હેરાન પરેશાન અને દુઃખી થાય છે કેટલીક વખત એમ થાય કે હું તો મક્કમ છું મને વાંધો ન આવે પણ કુસંગ આપણને કોઈ દિવસ શુદ્ધ રહેવા જ ન દે પરદેશમાં દસ પંદર યુવકો અમારી સાથે ફરવા આવેલા ત્યાં લાસ વેગાસ આખું સિટી જ જુગારખાનું છોકરાઓને પહેલેથી કહેલું કે શહેર જોવું છે તો વાંધો નથી પણ કેસીનો એટલે કે જુગારખાનામાં જશો નહીં તેઓ ના સ્વામી નહીં જઈએ અમે તો બધું જોઈને પાછા આવતા રહીશું કહી ગયા પણ પછી જોતા જોતા મન લલચાયું કે અંદર કેવું છે લાવોને જોઈ આવીએ તે જોવા પેઠા જોતા જોતા કેવી રીતે રમાય છે એ જોવા મંડી પડ્યા પછી કોઈએ પચાસ તો કોઈએ સો ડોલર મૂક્યા એટલે કહેવાનું શું કે આવી દ્રઢતાથી કયું હોય તો પણ આવું થઈ જાય એટલે એ રસ્તે જવાનું જ નહીં આ રસ્તો એકંદરે નુકસાનનો છે જ એની અંદર તો જ્યારે સાચા પુરુષ મળે ત્યારે દ્રઢતા બરાબર કરાવે આપણા સત્સંગી ધીરુભાના મોટા દીકરા પ્રવીણભાઈ કસ્ટમ ખાતામાં હતા દાણ ચોરો સોનાની પાટો ચાંદીની પાટો ને ઘણી વસ્તુઓ લઈને જતા હતા એને એણે પકડ્યા કરોડોનો માલ એમાં હતો પેલાને ઓફર થઈ કે તમે મૂકી દો કરોડ રૂપિયા આપીએ પ્રવીણભાઈ કહે હું દેશને માટે છું આ રીતે મારાથી લાંચ લેવાય નહીં જે પકડી લીધું એ સરકારમાં જમા કરાવી દીધું મહારાજના વખતમાં અને ત્યાર પછી આ સત્સંગમાં લોકોએ સત્સંગ બરાબર સાચવ્યો છે દુઃખમાં સુખમાં પૈસા મળ્યા તો પણ અને ના મળ્યા તો પણ સત્સંગ સાચવ્યો આવા આપણા સત્સંગમાં દાખલા છે આવા પ્રસંગો બનશે આપણા જીવનમાં તે ઘડીએ સત્સંગ શીર સાટે આપણે હોવો જોઈએ વાત કરવાથી વડા ન થાય એક ધારી એક રહેણી કેણી હોવી જોઈએ જી હા જીવનમાં એક ધારાપણું એ સ્વામીશ્રીની મનપસંદ વાત એટલે જ અહીં રહેતા દેવ સ્વરૂપદાસ સ્વામી માટે તેઓ ગઈકાલે ઉલટભેર કહેવા માંડેલા કે બાસઠ વર્ષથી એક ધારું જીવન છે યોગીજી મહારાજે સાધુ કર્યા ત્યારથી ત્યાગ વૈરાગ્ય કથા વાર્તા સેવામાં ફેરફાર નહીં ચડ ઉતર નહીં કોઈની સામું જોવાનું નહીં પોતાની સેવા ભલી ને ભક્તિ ભલી નિજ જન કે ગુણ કે તુમ ગ્રાહક એ સ્વામીશ્રીની ઓળખ તેથી તેવો મોકો મળે સંતો ભક્તોના ગુણગાન ગાવાનું કદી ન ચૂકતા વચ્ચે જે મહાત્મા છે તેને કાઢો તારીખ આઠ નવની સવારે સ્વામીશ્રી પ્રાતઃ પૂજા માટે પધાર્યા ત્યારે તેઓના આસનની પાસે ઘર મંદિર હોય તેવું એક સિંહાસન ગોઠવાયેલું તેમાં રહેલી મૂર્તિઓને જોતા જ સ્વામીશ્રી કહેવા લાગ્યા આ બાજુમાં સિંહાસન છે તે કોનું છે જેનું હોય તેને બોલાવો એને સમજ પાડીએ કે વચ્ચે જે મહાત્માને એટલે કે પોતાના ફોટાને બેસાડ્યા છે તેને કાઢો વચ્ચે મહારાજની મૂર્તિ હોય ને ગુરુઓ હોય તો મહારાજની સાથે મુખ્ય ગુરુ ગુણાતીતાનંદ સ્વામી વચ્ચે હોય બીજા આજુબાજુ સ્વામીશ્રીએ દર્શાવેલી આ નારાજગી બાબતે સ્પષ્ટતા કરતા એક સંતે કહ્યું સ્વામી આ સિંહાસન કોઈ ઘર મંદિરનું નથી આ તો કેવળ સુશોભનના હેતુથી છાત્રાલયના વિદ્યાર્થીઓએ બનાવ્યું છે થર્મોકોલનું છે તો પણ એને કહેવું કે ફરીવાર ધ્યાન રાખે આપણો જે સિદ્ધાંત છે એ પ્રમાણે થવું જોઈએ સ્વામીશ્રીએ જણાવ્યું તકલાદી કામમાં પણ તેઓ સિદ્ધાંતની મજબૂતાઈ તો લેશ ઘટવા ન દેતા આવા જાગરૂક સ્વામીશ્રી પાસે આ અરસામાં શ્રાવણમાં સમાપ્ત થતા ગામોગામથી સંતોના વૃંદ આવવા માંડેલા તેઓને જોઈ હરખાતા સ્વામીશ્રી દરેક પાસેથી વિચરણની વિગતો મેળવતા આ રીતે સૌના કોડ પૂરા કરતા તેઓ તારીખ અગિયાર નવની સવારે પૂજાથી પરવારી મંદિરના ચોકમાં આવ્યા ત્યારે અહીં જંબુસરની ભૂંગળ મંડળી તેઓ સાથે સમૂહ છબી પડાવવા આતુર હતી તેઓને સ્વામીશ્રીએ ગાડીમાંથી ઉતરતા ઈશારા દ્વારા વાજિંત્રો વગાડવાનો આદેશ આપ્યો તે સાથે જ ઝાંઝ ભૂંગળ ઢોલક વગેરે વાદ્યો ગુંજવા લાગ્યા સ્વામીશ્રી પણ આ મંડળી વચ્ચે ઊભા રહી બે હાથની મુઠ્ઠીઓ વાળતા હાથ ઊંચા કરી ઝાંઝ વગાડતા હોય તેવો અભિનય કરવા માંડ્યા તે જોઈ સંતોએ તેઓને મૂર્તિમાન ઝાંઝ ધરી ત્યારે પ્રથમ તો તે પકડવા બાબતે સ્વામીશ્રીએ આનાકાની કરી પરંતુ પ્રેમાગ્રહ થતા તેઓ હાથમાં ઝાંઝ લઈ તાલમાં વગાડવા લાગ્યા આ બ્રહ્મનાદ સાંભળી આસપાસથી ખેંચાઈ આવેલા સંતો ભક્તો વડે થોડીવારમાં તો પ્રાંગણ ઉભરાઈ ગયું આ આનંદના સૂર આજની સવારે સ્વામીશ્રી મેળાવ પધારતા અહીં પણ રેલાવા લાગ્યા અત્રેથી તારીખ બાર નવની સાંજે આનંદને લાભ આપી પુનઃ મેળાવ પધારેલા તેઓ રાત્રિભોજન લઈ રહેલા ત્યારે એક સંતે પૂછ્યું બાપા હું સાધુ થયો ત્યારથી મંગળા આરતી એક પણ ચૂક્યો નથી પણ ચેષ્ટા બોલવાની ક્યારેક રહી જાય છે તો શું કરવું ઉપવાસ કરી નાખવો સ્વામીશ્રીએ જણાવી દીધું શિથિલતા ખંખેરવામાં તેઓ સેજ પણ ઢીલાશ ન દાખવતા